વીતરાગ એટલે અસલ પાક્કા વીતરાગ કંઈ કાચી માયા નથી બધાએ કાચા હશે પણ વીતરાગ જેવા કોઈ પાકા નહીં એ તો અસલ પાકા આખી દુનિયાના સૌ અક્કલવાળા એમને શું કહેતા હતા ભોળા કહેતા હતા આ વીતરાગો જન્મેલાને તે એમના ભાઈબંધો એમને કહેતા હતા કે આ તો ભોળા છે મૂર્ખ છે આલ્યા તું મૂર્ખ છે તારો બાપ મૂર્ખ છે ને તારો દાદો મૂર્ખ છે વિતરાગોને તો કોઈ વટાવી શકશે જ નહીં એવા એ ડાયા હોય પોતાનો રસ્તો ચૂકે નહીં એ જાતે છેતરાય ને રસ્તો ના ચૂકે એ કહેશે કે હું છેતરાઈશ નહીં તો આ મારે રસ્તે જવા નહીં દે તે પેલો શું જાણે કે આ કાચો છે અલ્યા ના હોય કાચો એ તો અસલ પાકો છે આ દુનિયામાં જે છેતરાય જાણી જોઈને છેતરાય એના જેવો પાકો આ જગતમાં કોઈ છે નહીં ને જે જાણી બૂજીને છેતરાયેલા તે વિતરાગ થયેલા માટે જેને હજી પણ વિતરાગ થવું હોય તે જાણી બૂજીને છેતરાજો અજાણે તો આખી દુનિયા છેતરાઈ રહી છે સાધુ સંન્યાસી બાવો બાવલી સૌ કોઈ છેતરાઈ રહેલ છે પણ જાણી બૂજીને છેતરાય તે આ વિતરાગો એકલા જ નાનપણથી જાણી બૂજીને ચોગરદમથી છેતરાયા કરે પોતે જાણીને છેતરાય છતાં ફરી પાછા પેલાને એમ લાગવા ના દે કે તું મને છેતરી ગયો છું નહીં તો મારી આંખ તું વાંચી જાઉં એ તો આંખમાં ના વાંચવા દે એવા વિતરાગો પાક્કા હોય એ જાણે કે આનો પૂતગલનો વેપાર છે તે બિચારાને તો પૂતગલ લેવા દો ને મારે તો પૂતગલ આપી દેવાનું છે લોભ્યો છે તેને લોભ લેવા દે માની હોય તેને માન આપીને પણ પોતાનો ઉકેલ લાવે પોતાનો રસ્તો ના ચૂકવા દે પોતાનો મૂળ માર્ગ જે પ્રાપ્ત થયો છે એ ચૂકે નહીં એવા વીતરાગ ડાયા હતા અને અત્યારે પણ જે એવો માર્ગ પકડશે એના મોક્ષને વાંધો છો આવે જ્ઞાની પુરુષનું તો આજે આ ખોળ્યું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઈ મોક્ષ માર્ગ રખડી મર્યો છે ત્યારે કે ના જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઈ પણ જાતની કામના નથી એને જેને પોતે જાણી જોઈને છેતરાવું છે એવા કેટલાક લક્ષણો એના પોતાનામાં હશે ને તો એનો મોક્ષ કોઈ રોકનારો નથી એમને એમ એકલો ને એકલો જ્ઞાની સિવાય બે અવતારી થઈને એ મોક્ષે ચાલ્યો જશે